વીતરાગ માર્ગ જેની વાણી વર્તનને વિનય છે મનોહર પ્રેમાત્મા નવનીત વાણી મનોહર જોઈએ વર્તન મનોહર જોઈએ અને વિનય મનોહર જોઈએ વીતરાગોનો માર્ગ વિનયનો છે પરમ વિનયથી મોક્ષ થાય બીજું કશું ભણવા કરવાની જરૂર નથી ભણવાવાળા તો કંઈક ભણી ભણીને થાકી ગયેલા વિતરાગનો માર્ગ પરમ વિનય માગે છે એમને બીજું કશું જ જોઈતું નથી વિતરાગોએ આખા જગતનો એક જ ધર્મ જોયો વિતરાગ માર્ગ અને વિતરાગ ધર્મથી જ મોક્ષ છે માટે વિતરાગતા પ્રાપ્ત કરો આજે તો એકલા જૈન ધર્મમાં કેટલા બધા ફાંટા પડી ગયા છે આપણો માર્ગ તો જૈન નથી વૈષ્ણવ નથી સ્વામિનારાયણ નથી માત્ર વીતરાગ માર્ગ છે ક્રોધ માન માયા લોભ ગયા તો જાણવું કે વીતરાગ ધર્મ પ્રાપ્ત થયો એ નિશાની છે એની કોઈ પૂછે કે આનો તાવ ઉતર્યો છે કે નહીં ત્યારે આપણે કહીએ કે થર્મોમીટર મૂકો અને જુઓ જો અઠ્ઠાણું ડિગ્રી દેખાડે તો તાવ નથી ને સત્તાણું ડિગ્રી દેખાડે તો બિલો નોર્મલ તાવ છે અને નવ્વાણું ડિગ્રી દેખાડે તો અબાવ નોર્મલ તાવ છે આમ થર્મોમીટર મૂકીને જોવું વિતરાગ શું કહે છે જેના ક્રોધમાન માયાલોભ ગયા એને વિતરાગ માર્ગ પ્રાપ્ત થયો અને જેને ત્યાં એ સાબુત છે એ જરાય તૂટ્યા નથી જેનો કાંકરોએ તૂટ્યો નથી તેને વિતરાગ ધર્મ કેમ પ્રાપ્ત થયો કહેવાય જૈન ધર્મ તો પ્રાપ્ત થયો છે અરે અનંત અવતારથી જૈન ધર્મ તો પ્રાપ્ત થયો છે કંઈ એક અવતારથી જૈન ધર્મ થોડો પ્રાપ્ત થયો છે પણ વિતરાગ ધર્મ કોઈ અવતારમાં પ્રાપ્ત થયો નથી વિતરાગો તો સાવ જુદા જ હતા વીતરાગોને વીતરાગ માર્ગમાં જે કરવું પડ્યું હતું તે અત્યારે લોકોના ખ્યાલમાં નથી લક્ષ્યમાં નથી અને એમને જે નહોતું ગમતું તે લોકો કરે છે અત્યારે એમને શું નહોતું ગમતું કે ભાઈ એક પક્ષમાં ના પડીશ તું તપમાં પડ્યો તો તપગચ્છ ના થઈ જઈશ વિતરાગો શું કહે છે કે એક ગચ્છમાં ના પડશો એ તો એક ખૂણો છે મકાનનો મકાનનો એક જ ખૂણો જો વાળ વાળ કરે તો આખી રૂમ સાફ થાય ખરી શુદ્ધિ થાય ના થાય ભગવાને કહ્યું કે બધા ખૂણા સાફ કરજે ભગવાન કંઈ તારા ખૂણા વાળવા આવવાના નથી આ લોક તો એકલા તપની પાછળ પડ્યા કે એકલા ત્યાગની પાછળ પડ્યા તો કેટલાક વળી પુસ્તક વાંચ વાંચ કરે કબીર કહે છે પુસ્તક પડી પડી જગમુઆ પંડિત ભયા ન કોઈ કબીરને કોઈ પંડિત થયેલો દેખાયો નહીં પુસ્તક વાંચીને પુસ્તક જેવા થઈ જાય જેની આરાધના કરે તેના જેવો થઈ જાય એવો આત્માનો સ્વભાવ છે વીતરાગની આરાધના કરે તો વીતરાગ થઈ જાય માટે વીતરાગની આરાધના કરો તો મોક્ષે જવાશે મોક્ષનો આ એક જ માર્ગ છે બીજા બધા અનંત માર્ગોમાં એક માર્ગ આ વિતરાગની નાની કેડી એકલી જ છે કે જે મોક્ષે લઈ જાય આ કેડી ઉપરથી એક માણસ મહાપરાણે જઈ શકે કોક દાડો નહીં તો બીજા તો અન્ય માર્ગ છે જ અન્ય માર્ગો અનંત છે ને તે બધા ચતુર્ગતિમાં ભટકાવનારા માર્ગો છે દેવ ગતિને બીજે રઝળપાટ કરાવનારા છે અને આટલાથી મનમાં સંતોષ લે ને કહે કે અમારે તો ઘણું ખરું આવી ગયું છે અમે ઘણું બધું પામી ગયા છીએ